એ આવો આવો મારા નાના મોટા ભટુરિયાઓ મારા વાલકોડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હા વાર્તાનું નામ છે ગોળ કુંડાળું <laughs> નાગરદાસ પટેલની આ વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો આજે તો વાર્તા સાંભળવા માટે અંશ ઈયાન અને જીયાન પણ વાર્તા સાંભળવા આવ્યા છે તો સાંભળો સાંભળો ગોળ કુંડાળું વાર્તાનું નામ છે એક હતો બાગ બગીચો જૂના વખતનું એમાં એક છાયા યંત્ર હતું <laughs> અરે સાંભળો એક મોટી ગોળાકાર કેડી કરીને તેમાં આંકા પાડેલા વચ્ચે એક લાકડું હવે તેની છાયા પેલા આંકા ઉપર પડે તેનો પડછાયો આંકા ઉપર પડે અને કેટલો વખત થયો છે કેટલો સમય થયો છે તે નક્કી થાય આ એ બાગમાં એક દેડકો રહે એને એક ગોકળ ગાય સાથે ભાઈબંધી હો બે જણ હળે મળે ને ફરવા જાય દેડકા ભાઈ એક દાડો ફરવા ગયેલા ડ્રાવ ડ્રાવ ત્યાં એની નજર મકોડાની એક હારની હાર જતી હતી એના ઉપર પડી બાગમાં ભાજીના ક્યારા હતા અને એ ક્યારાઓ તરફ મકોડાઓ જતા હતા દેડકાને તો આ જોઈને નવાઈ લાગી એ તો કૂદતો કૂદતો આ મકોડાના આગેવાન પાસે ગયો ને પૂછ્યું મકોડા ભાઈ ઓ મકોડા ભાઈ ક્યાં જાઓ છો દૂર રહે ઓ આળસુના પાછા દૂર રહે એણે કહ્યું તારી સાથે વાત કરવાની મને ફુરસદ નથી મારા સાથીદારોને મારે તાજી ભાજીના ક્યારાઓ તરફ લઈ જવાના છે દેડકો હોય છો એ તો કૂદતો કૂદતો આગળ ચાલ્યો ડ્રાઉ ડ્રાઉ અને વચ્ચે મકોડાને જઈને પૂછ્યું મકોડા ભાઈ એ મકોડા ભાઈ તમે ક્યાં જાઓ છો વચ્ચેના મકોડા જા મકોડાને જઈને પૂછ્યું બાજુએ ખસ હો ગપ્પીદાસ બાજુએ ખસ વચ્ચેના મકોડાએ માથું ઊંચું કરીને રૂઆપથી કહ્યું મને મારું કામ કરવા દે ખસ બાજુએ તમે શું કામ કરો છો દેડકાએ પૂછ્યું આ તમારા આગેવાનની પાછળ ચાલવાનું એવું કામ અને મારી પાછળ આવનારાઓને દોરવાનું એ કામ કરું છું તું જો તો ખરા વચલા દેડકા વચલા મકોડાએ ઉમેર્યું અને વાત કરી મારી પાછળ આવનારાઓનો હું આગેવાન છું અને આગલાઓને હું અનુસરું છું દેડકા ભાઈ તો હસતા હસતા છેલ્લા મકોડા પાસે ગયા અને પૂછવા લાગ્યા કેમ છો મકોડા ભાઈ તમે ક્યાં ચાલ્યા એ તો કહો એ મકોડાએ આમ માથું ઊંચું કર્યું અને દેડકાને કહ્યું જોતો નથી મારા આગેવાનની પાછળ પાછળ એણે જવાબ આપ્યો તે તો હું જોઉં જ છું પણ ક્યાં જાઉં છો એ જોવા કે જાણવાનું મારું કામ નથી ને પારકી પંચાત કરવાનું તારું કામ નથી લો બોલો ચાલતા થાવ મકોડા ભાઈ કહીને દેડકો ગયો કૂદતો ગોકળ ગાય પાસે ડ્રાઉ ડ્રાઉ કરતો બેઉ જણે મકોડાની ગમ્મત કરવાનું મશ્કરી કરવાનું નક્કી કર્યું આ જોજો શું કરે છે બીજે દિવસે આ મકોડાની હાર શરૂ થઈ એટલે ગોકળ ગાય પેલા મકોડાના આગેવાનની પાસે જઈને બોલી મકોડા રાણા મકોડા મકોડા રાણા ખુશ ખબર છે જલ્દી બોલ મારો વખત કિંમતી છે ચાલો તમને સરસ તાજી ને કૂણી ભાજીના ક્યારાઓ બતાવું ગોખડ ગઈ બોલી ક્યાં છે ક્યાં છે મકોડાએ પૂછ્યું મારી પાછળ આવો કહીને ગોકળ ગાય આગળ થઈ આગળ ગોકળ ગાય ને પાછળ મકોડા જાય રે ચાલ્યા જાય રે ચાલ્યા ગોકળ એમને પેલા છાયા યંત્રની કેડી ઉપર દોરી ગઈ છેલ્લો મકોડો પોતાની આગળ આવ્યો એટલે એ તો ધીરે રહીને બાજુએ ખસી ગઈ આગેવાન મકોડા એ આગળ હતો એ મકોડા એ પોતાની આગળ ચાલતો મકોડો જોયો જરાક વાર તો એ મૂંઝાયો કે હું આગળ હતો તો મારી આગળ આ કોણ પણ પાછો એ તો એ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો એવામાં દેડકો પણ આવી પહોંચ્યો ડ્રાઉં એ અને ગોખડગા એવા હશે એવા હશે કે હસી હસીને એમનું પેટ દુખી ગયું કે જુઓ તો ખરા આ બધા બકોડાને એકબીજાની પાછળ પાછળ ચાલવાનું જ સૂચે છે કોણ આગળ કોણ પાછળ એની ખબર નથી પેલા મકોડાની હાર કતારનું એવું મજાનું ગોળ કુંડાળું થઈ ગયેલું કે કોણ કોને દોરે છે ને ક્યાં જાય છે એનું કોઈને ભાન નહોતું ભાઈ એ તો ચાયલા જ કરતા હતા ચાયલા જ કરતા હતા આગળના મકોડાની પાછળ ને પાછળ આગળના ને અનુસરનાર ને પાછળના ને દોરનાર એ મકોડાઓ ચાયલા જ કરતા હતા ગોળ ને ગોળ ગોળ ને ગોળ ગોળ કુંડાળું ગોકળ ગાય ને દેડકાના હસવાનો પાર નહોતો હોય તો ખડખડાટ હશે મૂર્ખા મકોડા એમને હસતા જોઈને હવે છકલી આવી પતંગિયા આવ્યા એ પણ મકોડાઓની આ હાર કતાર જોઈ રહ્યા સવાર બપોર ને સાંજ મકોડાઓએ ચાયલા જ કર્યું ચાયલા જ કર્યું ગોળ ને ગોળ ગોળ ને ગોળ ગોળ કુંડાળું ગોળ કુંડાળો તો ભાઈ આવા હતા આ ગોળ કુંડાળે ફરતા મકોડા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો